શ્લોક નંબર ફિફ્ટી સિક્સ શૈલીવાધા તુજા મૂર્તિ શાલગ્રામોર્ચ એવ તૈ દ્રવ્યેર્યથાપ્તે કૃષ્ણસ્ય જપ્યોથાષ્ટાક્ષરો મનુઃ ભગવાનની પૂજાનો ક્રમ નીચે પ્રમાણે છે ધ્યાન આવાહન આસન પાદ્ય અર્ઘ્ય આચમન પંચામૃત પંચામૃત સ્નાન મહાભિષેક વસ્ત્રોપ વસ્ત્ર યજ્ઞોપવિત અલંકાર ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય પાનબીડું ફળ દક્ષિણા આરતી પુષ્પાંજલિ પ્રદક્ષિણા નમસ્કાર સ્તુતિ વિસર્જન આ ઉપર જણાવેલા ક્રમ પ્રમાણે હરરોજ પૂજા કરવી તેમાં શાલગ્રામમાં અને ભગવાનની સ્થિર પ્રતિમામાં આવાહન તથા વિસર્જન આ બે ન કરવા પૂજામાં વપરાતા ફૂલો અંગે વિશેષ વાત સદાચાર ચંદ્રોદયમાં બતાવી છે ન શુષ્કેહી પૂજયેત દેવમ કુસુમેર ન મહી ગતેહી ના ગંધેહી પુતિ ગંધેશ્ચ ન શ્મશાન નાન્ય શ્મશાનસमुद्भवैः नाघ्रातेर्नान्यदेवस्थे अधो वस्त्रधृतेस्तथा ન ગૃહે કરવિરોધ કરવિરોધે ના નાર્કઝેર્ન શિરીષ શિરીષજૈ ન કંટકારિકા પુષ્પૈર ન પર્યુષિતૈરપી જે ફૂલ સુકાઈ ગયા હોય જમીન ઉપર પડ્યા હોય સુગંધ વિનાના હોય દુર્ગંધવાળા હોય અને સ્મશાન ભૂમિમાં થયેલા હોય તો તેનાથી દેવપૂજા ન થાય કોઈએ સૂંઘેલા બીજા દેવને ચડેલા પહેરેલી ધોતીમાં એટલે કે અધોવસ્ત્રમાં લીધેલા તથા ઘરમાં ઉગેલી કરણના ફૂલથી દેવની પૂજા ન કરવી પીળી કરણથી ન થાય ઓલી ગુલાબી કરણથી થાય એમ આંકડાના ફૂલ શિરીષ પુષ્પ ભોરિંગણીના ફૂલ તથા વાસી ફૂલથી દેવની પૂજા ન કરવી ઉત્તમમ સ્વાહૃતમ પુષ્પમ કયકૃતમ તું મધ્યમમ પોતે સ્વયં પુષ્પ લઈ આવ્યા હોઈએ તો તે પુષ્પ પૂજા માટે ઉત્તમ ગણાય છે પણ ખરીદેલા પુષ્પ મધ્યમ ગણાય છે તે રીતે જ તુલસ્યામ તુલસ્યામ બિલ્વપત્રેષુ સર્વેષુ જલજેષુ ચ ન પર્યુષિત દોષો અસ્તિ માલાકાર ગૃહેષુ ચ તુલસીપત્ર બીલીપત્ર બધી જાતના કમળ અને માળીને ઘેર રહેલા પુષ્પ આ બધામાં વાસીપણાનો દોષ નથી એ વાસી નથી કહેવાતા આગલે દી ઉતારેલા હોય તો વિષ્ણુ ધર્મોત્તરમાં તો તુલસીપત્ર ચૂંટવા માટે અમુક સમયનો નિષેધ કર્યો છે શશીની સંક્રાંતિ અમાસ બારસ રાત બંને સંધ્યા સમય વ્યતિપાત અને વૈધૃત યોગ આ ગણાવેલા સમયે તુલસીપત્ર છોડ ઉપરથી ચૂંટવા નહીં પૂજા કરવા માટેના ફૂલ બિલકુલ ન હોય તો નિષેધ કરેલા દિવસોમાં પણ તે મંત્રોચ્ચારણ કરીને લેવાનું પદ્મપુરાણમાં કહ્યું છે દેવાર્થે તુલસી છેદો હોમાર્થે સમિધામ તથા ઇન્દુક્ષયેપી નો દુષ નો દુષ્યેદ ગવાર્થે ધૃતૃણસ્ય ચ દેવપૂજા માટે તુલસી ચૂંટવામાં હોમ માટે સમિધ સમિધ લેવામાં અને ગાયોને માટે ઝાડ કે ઘાસ કાપવામાં અમાસનો પણ દોષ લાગતો નથી કોઈ દોષ નથી લાગતો એના માટે કરવો મંત્ર પણ પદ્મપુરાણમાં જ કહ્યો છે તુલસ્ય મૃત જન્માંસી સદાત્વમ કેશવ પ્રિયા કેશવાર્થે વિચિન્વામી વરદાભવ શોભને હે તુલસી તું જન્મ મૃત્યુથી રહિત છો અને હંમેશા કેશવ ભગવાનને પ્રિય છો હે શોભને કેશવની પૂજા માટે હું તને ચૂંટું છું તો મને વર આપનાર થા મમ દોષો ન દીયતામ મારો વાંક નથી આવો પાઠ પણ ક્યાંક છે વરદા ભવ એને બદલે એવો પાઠ હોય છે કે મમ દોષો ન દીયતામ મને દોષ દેતી નહીં એમ ભગવાનને માટે લઈ જાઉં છે આ સિવાય બીજી વિશેષતાઓ પણ છે તે આચારદીપ આદિ ગ્રંથોમાંથી જાણી લેવી પૂજારી ભગવાનના મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરતા હોય છે ત્યારે જાણે અજાણે પણ અપરાધ થઈ જતા હોય છે તેને પંચરાત્ર વરાપુરાણ રામાર્ચન ચંદ્રિકા તથા સ્વાચાર્ય ગ્રંથો વાંચીને સમજી રાખવા અને તે અપરાધ ન થાય તેમ સાવધાન રહેવું જો ધ્યાન રાખવામાં ન આવે તો મહાન દોષ લાગે છે તે તે શાસ્ત્રોમાં કહેલા કેટલાક દોષ અહીં બતાવે છે જેમ કે ભગવાનની સેવા ભક્તિ કરનારા પુરુષોએ ભગવાનની સેવામાં ભગવાનનો અપરાધ બિલકુલ ન થાય તેમ હંમેશા વર્તવું વાહનમાં બેસીને કે ચાખડીઓ પહેરીને દેવ મંદિર પ્રત્યે દર્શન કરવા જવું નહીં એ અપરાધ છે તમે બધા ચંપલા પહેરીને લવરા લાવો છો ને બધાને હા તો એને ક્યાં એને ખોલવું હોય પણ ભગવાનના મંદિરમાં દર્શન કરવા જવું હોય તો ચંપલ પહેરીને ન જવું હોય ચાખડીયું પહેરી ન જાઓ વાહન ઉપર બેહી ન જાઓ હે હા ચંપલ અહીંથી કાઢી નાખે હાલે ના આવે ઉગાડે પગે આવે એમાં સ્વામી સ્વામીની આવ્યા હોય ત્યારે તો ખાસ ઠાકોરજીને દર્શન કરીને કરવા ઉગાડે પગે આવે અહીંથી કાઢી નાખે દરવાજા બહાર શાસ્ત્રીજી મહારાજ વાત કરતા આપણે ઘનશ્યામ સ્વામી પૂજા કરે છે એ ઠાકોરજી છે ને એ પહેલાં કલ્યાણજીભાઈ એના હતા મુંબઈવાળા કલ્યાણજી કરશનજી ધામજી એના હતા તો એ એને બહુ સમૃદ્ધિ હતી ત્યારે તો એ દર્શન કરવા જાય તો હાલીને જાય ને વાહેથી ઘોડાગાડી આવે વળતી વખતે ઘોડાગાડીમાં બેહીને જાય બહુ રજવાડા જેવી સમૃદ્ધિ હતી તો ભગવાનના દર્શન કરવા જાય તો હાલીને જાય ચંપલ પહેરીને ન જાય ચંપલ પહેરીને નહીં એ બધું ચંપલ ની બધું ઘોડા ગાડીમાં લઈને આવે નોકર અને પછી દર્શન કરીને જાય પાછા ત્યારે ઘોડા ગાડીમાં બેહીને જાય ભગવાનનો રિસ્પેક્ટ છે અને જો એમ પહેરીને જાય તો અપરાધ થાય હરિલ અમૃતમાં બહુ સરસ કીધું છે ને બહુ જાજા અપરાધોનું ગણાવ્યા છે એટલા માટે મહારાજે કે ગોલા પણ વાસુદેવ પધરાવ્યા વાસુદેવ નારાયણ પધરાવ્યા ત્યારે ગઢડામાં ત્યારે વાહનમાં બેસીને કે ચાખડીઓ પહેરીને દેવ મંદિર પ્રત્યે દર્શન કરવા જવું નહીં તેથી દેવનો અપરાધ થાય છે ભગવાનના જન્મોત્સવ આદિ અહીંયા હોય તો અહીંયા તો પહેરવાની જરૂર જ ન હોય તો ટેવ પડી ગઈ તો પહેરીને જાય ભગવાનના જન્મોત્સવ આદિ ઉત્સવ સેવા ભગવાનના જન્મોત્સવ આદિ ઉત્સવ સેવા ન કરવી જન્મોત્સવ ન ઉજવવો બીજા ઉત્સવ હોય એ ન ઉજવવા તો એ અપરાધ થયો કહેવાય ભગવાન ભગવાનને સામગ્રી કેટલી છે એના કરતાંય એ ટાઈમે ટાઈમે એને પૂજા થવી જોઈએ વિશેષ પૂજાઓ થવી જોઈએ આરતી કરી લેવાની પૂજા વિશેષ થતી હોય તો કરી લેવાની દેવમૂર્તિ આગળ થઈને નીકળે પણ તેમને પ્રણામ ન કરવા ભગવાનની આગળથી નીકળે તો પ્રણામ કરવા જોઈએ ભગવાનના મંદિરમાં ઊંચે ભગવાન કરતાં પણ ઊંચે આસને બેસવું એવું નથી કોઈ એકલી સ્ત્રીની સાથે પોતે એકલા પણ રહેવું મંદિરમાં કોઈ ન હોય ને કોઈ સ્ત્રીઓ હોય તો તો ન જવું પુરુષોએ તો પુરુષો હોય તો સ્ત્રીઓએ ન જવું આ સર્વ ભગવાનના અપરાધ કહેવાય છે એઠે મોઢે કે અપવિત્ર હાથે અથવા અપવિત્ર શરીર અવસ્થામાં ભગવાનને અડવું સ્પર્શ ન કરો એમ હેઠે મોઢે ભગવાનના દર ખાતા ખાતા ધોડી જવું અથવા તો હાથ હેઠા હોય અથવા તો નાયા ન હોય તો અડવું નહીં એક હાથથી પ્રણામ કરવા બે હાથ ન જોડવા અપશબ્દ બોલવા ભગવાનની આગળ પગ લાંબા કરીને બેસવું કે વસ્ત્રથી ઘૂંટણ બાંધીને બેસવું ભગવાનની મૂર્તિ આગળ સૂવું ખાવું મિથ્યા બોલવું ઊંચે અવાજે બોલવું કોઈને પકડવો કજિયો કરવો સ્ત્રીઓને વારે વારે જોવી તેને અડવું ક્રૂરતાભર્યું વર્તન કરવું સમર્થ હોવા છતાં ગૌણ પક્ષનો ઉપવાસ કરવો પોતે કરીએ કે એમ હોય તો પછી તોય ન કરે ચાલો ને ફરાળ કરી લઈએ તો એ ભગવાનનો અપરાધ પૂજારીને પૂજારીનો હોય એને ભલે ગમે એટલું કરે વાંધો પોતે સમર્થ હોવા છતાં ગૌણ પક્ષનો ઉપવાસ કરવો ફળાહાર કરીને રહેવું વગેરે એ ગૌણ પક્ષ ભગવાનને ધરાવ્યા વિના ખાવું ભગવાનની સમીપમાં વાછૂટ કરવી પગ ઉપર પગ ચડાવીને બેસવું લૌકિક વિષયની વાતો કરવી પોતાને મુખે પોતાના વખાણ કરવા ભગવાન પ્રમાણે કરવા ગયા તો કેવી આવી સેવા કોઈ કરીએ કે ને ભગવાન પાસે બીજા હું આપણા વખાણ કરીએ હે હું બહુ સારો છું એમ જો આવી સેવા કોઈ કરીએ કે તો એ પોતાનું વખાણ છે ભગવાનને પીઠ કરીને બેસવું આપણે સ્વભાવ તો સંતો આપણે એક સાઈડમાં બે છે આપણે એમ ભાવના કરવાની કે આપણે ભગવાનના ખોળામાં બેઠા છીએ આપણે તે હેઠો તો બોલું આગલું ખાલી રાખીશ મહારાજને જેમ કીધું એ ખાલી રાખીશ તો એ બહુ આમ કે પ્રેમી ભક્તો હોય તો અહીંયા મૂકી દે આવું ખુડસ્યું હોય ઉપલું ખાનું ખાલી હોય તો જલ્દી મૂકી દે નગર ને મુકાય ભગવાન ભગવાનને હાવ પીઠ થાય એવું ન કરે ભગવાનની નવ પ્રકારની ભક્તિમાં આવા બધા અપરાધો ગણાવ્યા છે માટે ભગવાનને રાજી કરવા ઈચ્છા ખાસ કરીને પૂજારી ભક્તજને સાવધાન રહીને તત્કાળ સિવાય આવા અપરાધો થવા દેવા નહીં પૂજારી ભક્તજને સાવધાન રહીને આપતકાળ સિવાય આવા અપરાધો થવા દેવા નહીં આ ઉપર ગણાવેલા અપરાધોમાંથી અસાવધાનીને લીધે કોઈ એક પણ અપરાધ થાય તો એક દિવસ ઉપવાસ કરવો ભગવાનને દંડવત પ્રણામ કરવા વિનયપૂર્વક સ્તુતિ કરીને નીચે કહું છું તે મંત્ર વિનયથી બોલીને ક્ષમા માંગવી અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમ મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ હે પુરુષોત્તમ હું રાત દિવસ આપના હજારો અપરાધ કરું છું આ મારો દોષ છે આ મારો દાસ છે એમ માનીને ક્ષમા કરો તે પછી શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો યથાશક્તિ જપ કરવો જપનો વિધિ પરાશર મુનિએ વિસ્તારથી કહ્યો છે સ્નાત શુચિર્ધૌતવાસા પીઠ ઓર્ણાદિકે શુચૌ સ્વસ્તિકે નાસને નૈવ નિષદ્ય સ્થિરમાનસ મૌની જપેન મંત્રરાજમ તદર્થમ હૃદય ભાવયન ઉપામ ઉપાંશુમ તુ જપમ કુર્યાત કુર્યાદ્વા માનસમ શનૈ વિવૃતોષ્ઠ ઉપાંશુ સ્યાત અચલોષ્ઠ અચલોષ્ઠસ્તુ માનસ ન ચંક્ર ન ચંક્રમન ન ચંક્રમન નોપહસન ન પાર્શ્વમ અવલોકયન નાન્યા શક્તો ન જલ્પંસ્તુ ના પ્રાવૃત શિરાસ તથા ન પદા પાદમાક્રમ્ય ચાલયન ન કરમ જપેત છાદયેદ ઉત્તરીયેણ ગોમુખ્યા તુ દ્વિજોત્તમ તર્જન્યા ન સ્પૃશેન માલા અંગુષ્ઠેન આહરેત મણિ અંગુષ્ઠેન આહરેન મણિ પવિત્ર જળથી સ્નાન કરીને શુદ્ધ થવું ધોયેલા વસ્ત્ર પહેરીને કામળી આદિના શુદ્ધ આસન ઉપર સ્વસ્તિક આસને પલાઠી વાળીને બેસવું મન સ્થિર કરવું મંત્રના અર્થને મનમાં વિચારતા વિચારતા મંત્રનો જપ કરવો ધીરે ધીરે ઉપાંશુ જપ કરવો અથવા માનસ જપ કરવો થોડા હોઠ ખુલે પણ અવાજ ખાસ સંભળાય નહીં તે ઉપાંશુ જપ કહેવાય છે અથવા ખાલી પોતાને સંભળાય એમ તો એને ઉપાંશુ કહેવાય હોઠ હલવા જોઈએ તો ઉપાંશુ અને હોઠ પણ ન ખુલે માત્ર મનથી જપાય તે માનસ કહેવાય છે જપ ચાલતા હાસ્ક હાંસી મશ્કરી કરતા કે આજુબાજુ નજર નાખતા ન કરવો બીજી બાબતમાં મન લગાડીને કંઈક બડબડાટ કરતા કે ખુલ્લે મસ્તકે જપ ન કરવો પગ ઉપર પગ ચઢાવીને કા હાથ કંપાવતા જપ ન કરવો માળા એવી ન રાખી કે પટાક પટાક પટાક થાય એમ અને માળા બહુ ટાઈટે ન રાખવી આમ કરી તો આમ ખેંચી તો આમ સીધી ગૌમુખી હોતી આમ સીધી થઈ જાય એવી રીતે માળા ન રાખવી આમાં નથી આપ્યું પણ બીજે આપ્યું દ્વિજભરીએ જપમાળાને ઉત્તરીય વસ્ત્ર એટલે કે ઓઢવાના વસ્ત્રથી ઢાંકી રાખવી હે ન કરવું એવું કીધું છે માથે ઓઢી રાખવું જપમાળાને ઢાંકી રાખવી પાછી ધોતિયાથી નહીં ઢાંકવાની અધો વસ્ત્રથી નહીં ઢાંકવાની ઉત્તરીય વસ્ત્રથી ઢાંકવાની દ્વિજભરીએ જપમાળાને ઉત્તરીય વસ્ત્રથી એટલે કે ઓઢવાના વસ્ત્રથી ઢાંકી રાખવી અથવા ગૌમુખીમાં રાખવી ગ્રહસ્થ હોય તો રૂમાલથી ઢાંકે પણ એ પાછો શેડાવાળો હોય તો ન ઢાંકવું એમ ગામડામાં <coughs> માથે બાંધવાની પન્યું હોય ને એ શેડો ઢાંકે ગામડાના માણસો હોય ને મંદિરે આવે તો ગૌમુખી ન હોય તો પનિયાથી ઢાંકી દે બૈરાઓ હાડલાથી ઢાંકી દે પેલા જૂના જમાનામાં ગૌમુખીનું બહુ સગવડતાઓ નહોતી એટલે સગવડતાઓ નહોતી ને ત્યારે કપડું ક્યાં મળતું માંડ માંડ પહેરવા મળતું એમ ગૌમુખી ક્યાંથી કરે તર્જની એટલે કે અંગૂઠા પાસેની પહેલી આંગળી માળાને અડે નહીં તે રીતે મધ્યમાં બોલા હરે રામ હરે કૃષ્ણમાં ગૌમુખીમાં ઓલું કાણું રાખે છે ને એનું કાણાથી બારું રાખે આંગળી બારી રાખે એ અડે નહીં એટલા માટે મધ્યમાં એટલે કે વચલી આંગળીના વચલા પર્વ ઉપર અંગૂઠાથી આમ માળા રાખવાની પછી આમ ફેરવી રાખવાની અંગૂઠાથી ફેરવવું મધ્યમાં આંગળીના વચલા પર્વ ઉપર અંગૂઠાથી માળાના મણિકાને બદલવા પદ્મપુરાણ આદિ ગ્રંથોમાં માળાનો વિધિ વિગતથી કહ્યો છે આત્મજ્ઞાનમ ગ્રંથો રુદ્રાક્ષ સર્વકામદઃ દર્ભ ડાબડાની ગાંઠોથી બનાવેલી માળા આત્મજ્ઞાન કરાવે છે અને રુદ્રાક્ષની માળા બધા મનોરથોને સફળ કરે છે તેમાં પણ વૈષ્ણવોને તુલસી માળાને જ પ્રધાનતા આપી જપ કરવો તે રામાર રામાર્ચન ચંદ્રિકામાં કહ્યું છે કે તુલસી કાષ્ઠ ઘટિતૈહી મણિભી જપ માલિકા સર્વકર્મણી સર્વેશામી ઈપ્સિતાર્થ ફલપ્રદા તુલસી કાષ્ઠમાંથી બનાવેલા મણી પારાની મણી એટલે પારા તુલસી કાષ્ઠમાંથી બનાવેલા મણી પારાની જપમાળા બધા જ સત્કર્મોમાં સહુ કોઈને ઈચ્છિત ફળ આપે છે અતિ ઉત્તમ કહેવાય તુલસી કાષ્ઠની બીજા નંબરની આમળી ત્રીજા નંબરની ચંદનની વૈષ્ણવ ભક્ત હોય શિવ ભક્ત હોય તો એણે રુદ્રાક્ષની લેવી તુલસીની બધા કરતા પહેલો નંબર પહેલામાં પહેલામાં પહેલો ચોઈસ તુલસીનો અને બીજો ચોઈસ છે એ આમળી ત્રીજો ચોઈસ છે એ ચંદનનો અથવા ચંદન ને આમળી બે એક તુલ્ય ગણાય સુખડી ચંદન ગૌતમ તંત્રનું વચન છે કે તુલસી સંભવા યા મોક્ષમ વિતનુ તે અચિરાત તુલસીની જપમાળા સત્વરે મોક્ષ આપે છે તુલસીની માળા છે મોક્ષ આપે રુદ્રાક્ષની માળા સર્વ કામના સિદ્ધ કરે કુશની માળા આત્મજ્ઞાન કરે પુરશ્ચરણ ચંદ્રિકામાં કહ્યું છે કે વૈષ્ણવે તુલસી માલા વૈષ્ણવમાં તુલસી માળા ધર્મ પ્રવૃત્તિનું વચન છે કે તુલસી મણિભિશ્ચૈવ ગણિતમ ચા ચાક્ષયમ ભવેદ તુલસીની માળાથી કરેલો જપ અક્ષય થાય છે તેમજ અગત્ય સંહિતામાં કહ્યું છે કે જે લોકો તુલસીના કાષ્ઠથી સુંદર જપમાળા કરે તેમજ કંઠમાં તુલસીની કંઠી પહેરે તેના કરેલા જપ આદિ સત્કર્મ અક્ષય થાય છે જપમાળામાં મણીની સંખ્યા આચાર માધવમાં પ્રજાપતિએ કહી છે કે અષ્ટોત્તર શતા માલા ઉત્તમામ પરિકીર્તિતા ચતુઃ પંચાશિકા વત્સ મધ્યમાં પરિકીર્તિતા અધમાં પ્રોચ્યતે નૂનમ સપ્તવિંશતિ સંખ્યા સંખ્યા આવી હતે માળા હોય છે ચોપન માળાની ચોપન પારાની માળા હતેવી પારાની માળા એમ પણ એ કનિષ્ઠ કહેવાય ઉત્તમ માળા એકસો આઠ પારાની હે વત્સ એકસો ને આઠ મણકાની માળા ઉત્તમ કહેવાય ચોપન મણકાની માળા મધ્યમ ગણાય અને સત્યાવીસ મણીની માળા કનિષ્ઠ કહેવાય છે મુખ્ય અને ગૌણ મણકાવાળી માળા ન હોય તો વિષ્ણુકાંડમાં કહ્યું છે કે કનિષ્ઠા કનિષ્ઠા નામિકા મધ્યા ચતુર્થી તર્જની મતા તિસ્ત્રો અંગુલી સ્ત્રી પરવાહા સ્યુર મધ્યમાં ચૈક પરવાણી પર્વદ્વયમ કરમાળા કહેવાની આ ચાર આંગળીઓ હોય એના એના એક એક પર્વ હોય એમાંથી મંત્ર જપ કરવાનો આ બીજી આંગળીએથી અહીંથી લેવાનો અને હેઠે હાલવાનું પછી આમ આમ ઉપર ઉપર ઉપર અહીં આમ આ જે આંગળી છે એના બે ફોડા છે એ મેરું છે એટલે એને ઉલ્લંઘન નહીં કરવાના અહીંથી અહીંથી લઈ અને આમ આટો મારવાનો અહીંથી લઈને આમ આટો મારવાનો એવી રીતે એટલે દસ માળ દસ મંત્ર થાય એક કર માળા કરે એટલે દસ મંત્ર બોલાય દસ નામ લેવાય કાંઈ માળા ન હોય ને કાંઈ ન હોય કાઉન્ટર યુ ન હોય તો એમ કરવું હવે તો કાઉન્ટર થઈ ગયા છે કાઉન્ટર હારા છે માળા થાય બતાવે ને તરત કે તમે એટલા મંત્ર જપ કર્યા એટલે ક્યાંક વળી થાય કે અધૂરા થતા હોય તો પૂરા કરી દે પાછું અભડાય નહીં કાઉન્ટર બીજાને અભડાવે આ નહીં પોતે ન અભડે અને માળા છે એ અભડાઈ જાય માળા તો અભડાય પણ આ કાઉન્ટર ક્યાં અભડાય કાઉન્ટર અભડાય નહીં એટલે એમ એમાં સગવડતા હારી છે તિસ્ત્રોમ ગુલ્યસ આ લગભગ એ ક્યાંક બૌદ્ધોએ કાઢ્યું છે એ બુદ્ધના સાધુઓ આવું આ કાઉન્ટર યુ શોધી કાઢ્યું છે નહીં એને મંત્ર ગણ ગણવાનું એમાં એમાં લગભગ પેલા હતું અહીંયા ઓલા આવે છે એમાં ચાઇનામાં ચાઇનાની ઓલી લિપિ આવે છે ને જે કાઉન્ટર આવે છે એમાં લખેલી <coughs> સૂચનાઓ હોય છે ચાઇનાની હોય છે હે એટલે ચાઇનામાં તો બુધવાળા જ છે બધા તિસ્ત્રોંગુલ્ય સ્ત્રી પરવાહા શ્યુર મધ્યમાં ચૈક પર્વણી પર્વદ્વયમ મધ્યમાયા મધ્યમાંની આ એક જ ભોડું લેવાનું ગણ મંત્ર ગણતરીમાં આ બે છે એ મેરું કરવાના પર્વદ્વયમ મધ્યમાયા જપકાલે વિવર્જયેત કનિષ્ઠિકા અનામિકા મધ્યમા અને તર્જની આ ચાર આંગળીઓ છે તેમાં ત્રણ આંગળીઓના ત્રણ ત્રણ પર્વ અને મધ્યમાનો છેલ્લો એક પર્વ આ દસ પર્વની માળા છે મધ્યમાના હથેળીના મૂળમાં બે પર્વ જપ વખતે છોડી દેવા સનતકુમાર સંહિતામાં કહ્યું છે કે અનામા અનામા મધ્યમારભ્ય કનિષ્ઠ કનિષ્ઠાદિત એવચ તર્જની મૂલ પર્યંતમ દશ પર્વસુ સંજપેત અનામિકા આંગળીના વચલા પર્વથી શરૂ કરી હથેળી કરવાનું અનામિકા અને એઠું હાલવાનું એઠું હાલીને પછી તટલી આંગળી લેવાની પછી ઉપલા ઉપલા બધા લઈ લેવાનું પછી આ ઠેઠ પૂગવાનું એટલે દસ થાય ત્યાંથી પાછું વળીને પાછું એમ જ એવી રીતે અનામિકા આંગળીના વચલા પર્વથી શરૂ કરી હથેળી તરફ ચાલીને કનિષ્ઠિકાના મૂળથી બહારના પર્વમાં જપ કરતાં કરતાં તર્જનીના મૂળ સુધી પહોંચવું આમ દસ પર્વોની કરમાળા જપવી મધ્યમાના નીચેના બે પર્વોને મેરુ ગણ્યા છે તે પુરુષચરણ ચંદ્રિકામાં કહ્યું છે કે પર્વદ્વયમ મધ્યમાયા મેરુત્વે નોપકલ્પયેત મધ્યમાં આંગળીના નીચેના બે પર્વોને મેરુ માનવા તંત્રસારમાં તે બે પર્વના મેરુનો જપમાં નિષેધ કર્યો છે પર્વદ્વયમ મધ્યમાયા જપ વર્જયેત એનમ મેરુ વિજાનિયાત દૂષિતમ બ્રહ્મણા સ્વયં જપ કરતી વેળાએ મધ્યમાં આંગળીના નીચલા બે પર્વને જપમાં છોડી દેવા તેને મેરું સમજવા સ્વયં બ્રહ્માએ આ બે પર્વને દૂષિત કહ્યા છે આ પ્રસંગમાં કોઈએ શંકા કરી કે જપ માટે જે શ્રીકૃષ્ણનો મંત્ર કહ્યો તે શ્રુતિમાં નથી શ્રુતિમાં જે ન હોય તેનો જપ કેમ કરવો જપ્યો થાષ્ટાક્ષરો માનો હોય એ મંત્રનો જપ કરવો તો શ્રુતિમાં તો ક્યાંય નથી લખ્યો એ વૃથા સ્નાનમ વૃથા ઉષ્ણોદક સ્નાનમ જપ્યમ અવૈદિકમ તો અવૈદિક મંત્રનો જપ કરવો એ વૃથા છે ત્યારે તેના ઉત્તરમાં કહેવાય છે કે શ્રીકૃષ્ણ મંત્રનો જપ ન કરવાનું કારણ શું તે શ્રુતિમાં નથી એટલું જ કે શ્રુતિએ નિષેધ કે શ્રુતિએ શ્રીકૃષ્ણ મંત્રનો નિષેધ કર્યો છે કોઈ શ્રુતિ શ્રીકૃષ્ણ મંત્રનો નિષેધ તો કરતી નથી કોઈ શ્રુતિમાં એવું તો કીધું નથી કે ભાઈ શ્રીકૃષ્ણ મંત્રનો જપ કોઈ કરતા નહીં સ્વામિનારાયણ મંત્ર છે એ વૈદિક છે કે અવૈદિક તો વેદમાં ક્યાં ઠેકાણ આપ્યો છે કે ઠેકાણ વેદમાં આપ્યો છે વેદ ભણ્યા વેદ ભણ્યા છો કે નહીં વેદમાં ક્યાં ઠેકાણ આપ્યો છે કે નિષેધ નથી કર્યો વૈદિક એને કેવો વૈદિક કેને કેવો એ આમાં લઈ બતાવ્યું છે વેદમાં આપ્યું હોય એટલું જ વૈદિક કહેવાય એવું નહીં વેદમાં એનો વિરોધ ન કર્યો હોય તો એ વૈદિક કહેવાય વેદમાં વિરોધ ન કરેલો હોય પછી તો એ વૈદિક કહેવાય સારું હોય તો અવિગીત અલૌકિક શિષ્ટાચાર છે એ શ્રુતિ કરતા પણ વધારે મહત્વનું છે શિષ્ટ પુરુષો હોય એણે પ્રતિપાદન કર્યું હોય અને લૌકિક ન હોય તો વેદની શ્રુતિ કરતા પણ વધારે ફળ આપનારું છે આવું હોવું જોઈએ અવિગિત નિંદિત ન હોવું જોઈએ વેદમાં કે એનો વિરોધ કરેલો ન હોવો જોઈએ અલૌકિક હોવું જોઈએ લૌકિક ન હોવું જોઈએ શિષ્ટ પુરુષોએ પ્રમાણિત કરેલું હોવું જોઈએ તો એને વેદનો ટેકો ન હોય તો એ વેદની શ્રુતિ કરતાં વધારે પ્રમાણરૂપ છે વેદની શ્રુતિનું પ્રમાણ હોય અને એક આવું હોય ને કે વેદની શ્રુતિ જડતી ન હોય એનો ટેકો ન જડતો હોય તો શ્રેષ્ઠ કયું તો શિષ્ટાચાર છે એ શ્રેષ્ઠ છે પણ એ અવિગિત અલૌકિક હોવો જોઈએ નિંદિત ન હોવો જોઈએ અને ભગવાન સંબંધી હોવો જોઈએ અલૌકિક હોવો જોઈએ અને શિષ્ટ પુરુષોએ આચરણ કરેલું હોવું તો એ વૈદિક કહેવાય એને વૈદિક નહીં વૈદિકથી એક ડગલું આગળ કહેવાય એટલા માટે મહારાજે એવું લખ્યું છે ધર્મ કોને કેવો શ્રુતિ અને ધર્મો જ્ઞેય સદાચાર સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત એનો અર્થ શું થાય એમ શ્રુતિ અને સ્મૃતિ પ્રતિપાદન હોય એવો સદાચાર એને સદાચાર એટલે હું સતામાચાર સતામાચાર સદાચાર સાધુ પુરુષો એ આચરણ કરેલો હોવો જોઈએ અને શ્રુતિ અને સ્મૃતિ એ પ્રતિપાદન કરેલો કોણ વિશેષ છે ને કોણ વિશેષણ વિશેષણ કોણ ને વિશેષ્ય કોણ એમાં ધર્મ ધર્મજ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુ સ્મૃત્યુપપાદિતા વિશેષણ વિશેષ ભેડા છો કે નહીં કોણ વિશેષણ કોણ વિશેષ સદાચાર એ વિશેષ એ વિશેષ સદાચાર વિશેષણ કોણ સ્મૃતિ એ પ્રતિપાદન કરેલું હોય એ વિશેષણ તો વિશેષણ મોટો કે વિશેષ્ય મોટું વિશેષ વિશેષ્ય મોટું ચશ્મા વાળા દિલીપભાઈ તો ચશ્મા મોટા કે દિલીપભાઈ મોટા કા ચશ્મા બહુ મહાન નહીં ચશ્મા ન હોય તો દિલીપભાઈ એમ કોડાળા દિલીપભાઈ નગર આમ આટા જ મારે કુંડાળા જ મારે કે નહીં તો ચશ્મા મોટા કે દિલીપભાઈ મોટા એમ વિશેષ્ય મોટું કે વિશેષણ મોટું એમ વિશેષ્ય મોટું હે વિશેષ્ય મોટું વિશેષ્ય મોટું એમ તો વિશેષ્ય કોણ સદાચાર સદાચાર એટલે હું સતામ આચાર સદાચાર પણ એ પાછો લૌકિક ન હોય એવું ધ્યાન રાખવું જોઈએ સાધુ પુરુષો હોય તો ખાઈ પીવે એ સદાચાર જ કહેવાય ને કારણ કે એને આચરણ કર્યું ખાધું એટલે તો એનાથી બહુ પૂન થાય હાલો આપણે ખાવા જ મળો આપણે એના કરતાં જાજુ ખાઈ જાઓ એ અવિગિત અલૌકિક હોવો જોઈએ એમ ભગવાનના માર્ગનો હોવો જોઈએ અને અવિગિત એટલે નિંદિત ન હોવો જોઈએ લોકમાં એની નિંદા ન લોકમાં ઊંધા લોકો નિંદા કરતા હોય કોઈ એટલે નિંદિત હોય તો એમ કે શાસ્ત્ર નિંદિત ન હોવો જોઈએ શ્રુતિ સ્મૃતિઓ એને વિરોધ ન કરેલો હોય એવો જે સત્પુરુષનો આચાર એ શ્રુતિમાં કીધેલા આચાર કરતા પણ વધારે એક ડગલું આગળ છે શા માટે તો કે શ્રુતિમાં તો બીજા કેટલાય ક્વોલિટીના કીધા હોય અને આણે એમાંથી ચૂંટી અને હારો હોય શ્રેષ્ઠ એ જ લીધો હોય એમ ઝાડવામાં ફળ તો જાજા હોય પણ પોપટ જેને ચાખે એ ફળ એમાં બહુ જ મીઠું હોય બધા કરતા એમ એના એ ઝાડવાનું બીજું ગોતો તો એવું ન મળે પોપટ ચાચ મારે ને શુકમુખા દમૃતા દ્રવ સંયુતમ એવું વ્યાસ ભગવાન કીધું એમ પોપટે જ એને ચાચ મારી હોય એમ કેરી પાકી હોય આખો આંબો રૂમઝૂમ હોય એમાં બોલો પોપટ કીવી કીવી કરીને બે ત્રણ ચાંચ મારી દે તો એ કેરી જેવી બીજી કેરી મીઠી ન હોય એક જ આંબાની તોય એમ સત્પુરુષે જ્યાં ચાંચ મારી હોય વેદોમાં હોતે એના જેવી બીજી વેદો વેદોની શ્રુતિ હોય એટલી મીઠી ન હોય બીજી શ્રુતિ હોય ભલે ને વેદની હોય એક જ અમારી કેરી કેમ ભલે નથી હોતી પણ પોપટે ચાંચ મારીને એટલે એ ચૂંટાઈ ગઈ કહેવાય એમ અલૌકિક અવિગીત શિષ્ટાચાર છે એ વેદની શ્રુતિ કરતા આગળ છે એટલે અમે કીધું કે વૈદિક કોને કહેવું વેદનો વિરોધ વેદે વિરોધ ન કર્યો હોય એને વૈદિક કહેવાય વેદમાં મળતું ન હોય ક્યાંય તો એનાથી અવૈદિક થઈ જતું નથી વેદની શ્રુતિઓ તો લાખો છે એમાં કેટલી તો મળતી નથી આ તો થોડીક જ છે એટલે કોઈ જગ્યાએ ક્યાંક કીધું હોય અને એ લુપ્ત થઈ ગયું છે ત્યારે તેના ઉત્તરમાં કહેવાય છે કે શ્રીકૃષ્ણ મંત્રનો જપ કરવાનું જપ ન કરવાનું કારણ શું તે શ્રુતિમાં નથી એટલું જ કે શ્રુતિએ શ્રીકૃષ્ણ મંત્રનો નિષેધ કર્યો છે સ્વામિનારાયણ મંત્ર છે ગીતામાં નથી ભાગવતમાં નથી રામાયણમાં નથી તો વૈદિક કહેવાય કે નહીં સ્વામિનારાયણ મંત્ર છે એ ગીતામાં નથી ભાગવતમાં નથી રામાયણમાં નથી તો વૈદિક કહેવાય કે નહીં કેમ ભાગવતમાં એવું તો ક્યાંય નથી કીધું ને કે સ્વામિનારાયણ પછી થવાના મંત્ર છે અને પછી જપતા નહીં કોઈ એવો તો કે વિરોધ નથી કર્યો એમ અને સ્વામિનારાયણ મંત્રનો અર્થ છે એ ભગવાનમાં જાય છે એટલે કે એમ કરવું મંત્રનો મોટો મોટો મંત્ર કયો કહેવાય અને નાનો મંત્ર કયો કહેવાય મોટો મંત્ર ભાઈ કયો કહેવાય તમને કૃષ્ણચરણ સ્વામીજી મોટો મંત્ર કયો કહેવાય સંભળાતું નથી કયો કહેવાય એનો એને ધારણ કરનારા ના કોનો મંત્ર એ બહુ મોટા હોય ધારણ કરનારા બહુ મોટા હોય તો મંત્ર જેનો હોય જેનું નામ હોય એ વ્યક્તિ વિશેષ મોટી હોય છે એ વ્યક્તિ મોટી હોય તો એ તો પછી કેમ ખબર પડે કે આ વ્યક્તિ મોટી ને આ વ્યક્તિ નાની ફળ ઉપરથી ભગવાનના સમીપ બધા મંત્રો ભગવાન સમીપ જ લઈ જાય ને ઓમ શ્રી વાસુદેવાય નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ઓમ શ્રી રામાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ બધા ભગવાન પાસે લઈ જઈ શકે કોઈ બીજે લઈ જાય ઢેઢવાડે એ ક્યાં લઈ જાય ક્યાં લઈ જાય ભગવાનના મંત્ર તો ભગવાન પાસે લઈ જાય બીજી ક્યાં લઈ જાય હે એ ભલે ની હોય પણ ભગવાનના માં એ તો ભલે ને ઓલા મૃત્યુંજયમાં તો ભલે ને મૃત્યુ જય લઈ જાય પણ ભગવાનના મંત્રમાં કયો મોટો મંત્ર કહેવાય ફળ વધારે એટલે ફળ તો નક્કી કોણ કરે આપણે કે બીજા કોઈ ભગવાનના મંત્રમાં અર્થ વધારે સમાયેલો હોય એ મંત્ર મોટો અક્ષર જાજા નાના થોડા એમાં બહુ ઓલું નહીં એમ એનો વ્યુત્પત્તિક અને યોગિક રૂઢ એ અર્થ વધારે સમાયેલો હોય એ વધારે મોટો કહેવાય એમ સ્વામિનારાયણ ભગવાનના મંત્રમાં સ્વામિનારાયણ મંત્રમાં અનંત કોટી બ્રહ્માંડ ને આ જે સૃષ્ટિ છે એના નિયામકપણાનો અર્થ એમાં સમાવિષ્ટ થાય એવો બીજા કોઈ મંત્રમાં અર્થ સમાવિષ્ટ થતો નથી અનંત કોટી બ્રહ્માંડોના ધણી અને અનંત ઐશ્વર્યના ધણી એવો વ્યુત્પત્તિક અર્થ ક્યાંય નથી સમાવિષ્ટ થતો એમ એ સ્વામિનારાયણ મંત્રમાં જે થાય છે એટલે સ્વામિનારાયણ મંત્ર છે એ બધા કરતાં મોટો છે અને એમાં કઈ કોઈ વેદએ વિરોધ નથી કર્યો એમ વેદોએ કઈ વિરોધ નથી કર્યો એને રામનો અર્થ શું થાય રમન રમંતે યોગિન યસ્મિન ઇતિ રામ યોગીઓ જેમાં રમણ કરે છે યોગીઓને બહુ આનંદ આપનારા છે આ મંત્ર છે યોગીઓને એટલો એનો અર્થ કૃષ્ણનો અર્થ શું થાય કૃષ્ણ મંત્રનો અર્થ શું થાય કૃષિર્ભૂવાચકો શબ્દ ણશ્ચ બોલો નથી આવડતું ણશ્ચ નિર્વૃત્તિવાચક અણાનો અર્થ થાય નિર્વૃત્તિ એટલે સુખ અને કૃષ એનો અર્થ થાય ભૂ એટલે હું જમીન પાણી છોકરાને ભૂ પાય ભૂ એટલે પૃથ્વી ભૂ એટલે પુષ્કળ ભૂયો ભૂયો વર્ધતે ભૂ એટલે અતિશય પુષ્કળ જેમાં સુખ રહ્યું છે એને કહેવાય કૃષ્ણ એમ બીજાના મનને ખેંચી લે એને કહેવાય કૃષ્ણ કૃષતી કૃષ્ણ અથવા તો જેમાં પુષ્કળ સુખ રહ્યું છે એનું નામ કહેવાય કૃષ્ણ સ્વામિનારાયણ મંત્ર નો અર્થ થાય સ્વામ સ્વામ અધિષ્ઠાતા ઐશ્વર્ય શું કે નારાયણના સ્વામી શું થાય નારાયણ એટલે નરાણામ સમૂહ આત્માણામ સમૂહ એમ આત્માઓ બધા મુક્તો એના બધાય સમૂહ અને તે શું અયનમ વ્યાપનમ એટલે એના અંતર્યામી હોય નારાયણ કહેવાય અને સ્વામી એટલે સ્વામી નો અર્થ શું થાય સ્વામી નો અર્થ સ્વમ સ્વમ સ્વમ ઐશ્વર્ય સ્વભૂ ઓલું સ્વમ જ્ઞાતિ ધનાખ્યાયામ એવું આવતું નથી તો સ્વમ અજ્ઞાતિ ધનાખ્યાયામ સ્વમ અજ્ઞાતિ ધનાખ્યામ સ્વમ ઐશ્વર્ય અને સ્વામીન એટલે એને ધારણ સ્વમ અસ્તિ આસ્ય ઇતિ સ્વામીન મત્વરથી એ પ્રત્યય આવ્યો હતો ને મત્વરથી એમ સ્વમ અસ્તિ ઇતિ સ્વામી જેની પાસે પુષ્કળ ઐશ્વર્ય છે અનંત કોટી બ્રહ્માંડોનું ઐશ્વર્ય છે અનંત કોટી બ્રહ્માંડોના ધણી પોતે માલિક છે એને સ્વામી કહેવાય સ્વામી એટલે માલિક માલિક પણ કોનો અનંત કોટી બ્રહ્માંડોનું અનંત કોટી ઐશ્વર્યનું એને કહેવાય સ્વામીન પછી સ્વામીન અને નારાયણ એમાં બેમાં કેમ કરવાનું હે સ્વામી અને નારાયણ તો કેમ કરવું સ્વામી સ્વામી એવા નારાયણ સ્વામી એવા તો સંસ્કૃત તો કરો સ્વામી ચ અસૌ નારાયણ એકાર થતા એક વ્યક્તિ પણ એમ સ્વામી નારાયણ એમ નહીં સ્વામી નારાયણ તો તો એમાં એટલો બધો મહિમા આવે નહી બોલો ઐશ્વર્ય બધું સ્વામી લઈ ગયા અને અંદર ફરવા વાળા નારાયણ એકલા બાકી રહ્યા એમ નહીં સ્વામી અને નારાયણ એમ નહીં પણ સ્વામી સ્વામી એવા નારાયણ અને ગુજરાતી એમ થાય સ્વામી એવા નારાયણ એટલે સ્વામી જે છે ઈ જ નારાયણ છે નારાયણ છે એ જ સ્વામી છે સ્વામી અને નારાયણ બે નોખા નોખા છે પડખે ઉભાઈ સ્વામી ને નારાયણ એમ નહીં એવો અર્થ નથી સ્વામી ચ અસૌ નારાયણ એમ સ્વામી એ સ્વામી એવા અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા નારાયણ નારાયણ તો ઘણાય કહેવાય છે બ્રહ્મા હોતે નારાયણ અગ્નિને નારાયણ કહેવાય સૂર્યને નારાયણ કહેવાય બીજાને નારાયણ કહેવાય એ બધા નારાયણ કહેવાય ક્યાંક હરખા આમ કંટ્રોલ ચોટલી પકડતા આવડી ગયો એટલે નારાયણ નારાયણનું કામ હું ચોટલી પકડી બધાને ચોટલી પકડવી કંટ્રોલિંગ કરવું એનું નામ ચોટલી પકડ્યું કહેવાય નારાયણનું કામ છે એ કંટ્રોલ કરે છે કંટ્રોલ એટલે ચોટલી પકડતા આવડી ગયું તેનું નામ નારાયણ કહેવાય અગ્નિ નારાયણ સૂર્ય નારાયણ બીદા નારાયણ એવા તો અનંત કોટી બ્રહ્માંડમાં નારાયણ જ ભર્યા છે નકરા પણ આ એવા નારાયણ નથી આ નારાયણ કેવા છે સ્વામી નારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા નારાયણ બહારથી હોતે કંટ્રોલ કરે છે ને અંદરથી હોતે કંટ્રોલ કરે છે એટલે એવા નારાયણ છે એટલે એવા સ્વામિનારાયણ એ એક છે બે નહીં સ્વામી અને નારાયણ ચાર ચરણની ઉપાસના છે જ નહીં અને બીજા એક ઓલા રાધાજીને એને આમ સાઈડમાં મૂકીને પછી આ બીજા ક્યાંથી લાવ્યા એટલે ચાર ચરણની ઉપાસના નથી એક નારાયણની જ ઉપાસના એટલે સ્વામી એવા નારાયણ એક વ્યક્તિત્વ છે એ તે રાધાદયો ભક્તા તસ્ય શું પાર્ષતત્વ ક્વચિત ક્વચિત તદંગેતિ સ્નેહાત સતુ જ્ઞેય તદય કલા તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભ્રુવી નિશ્રેયસ્કરમ કિંચિત તતો અન્યથી દૃશ્યતા એમ તસ્યૈવ સર્વથા ભક્તિ બે પગવાળાની ભક્તિ કરવાની છે એ તસ્યવ એટલે એની એકની ભક્તિ કરવાની કીધી બે ની નહીં એમ એની એની એકની જ ઉપાસના કરવાની કીધી અને એનું નામ સ્વામિનારાયણ છે સ્વામિનારાયણ છે ને એ છે નારાયણ એમ અનંત કોટી બ્રહ્માંડ નારાયણ એવો સ્વામિનારાયણ મંત્રમાં અર્થ ભરેલો છે એવો અર્થ બીજા કોઈ મંત્રમાં વ્યાકરણની રીતે અને બીજા વ્યુત્પત્તિની રીતે આવી શકતો નથી એટલે સ્વામિનારાયણ મંત્ર છે એ બહુ સર્વોપરી છે બધા મંત્રો કરતા છે જપે બીજા નામ જપા હજાર એક વાર મંત્રનો જપ કરે તો બીજા હજાર જપાઈ જાય એવો મંત્ર બહુ બળ્યો છે એટલે વૈદિક છે વેદમાં ક્યાંય નિષેધ કર્યો નથી એટલે એને વૈદિક છે ત્યારે તેના ઉત્તરમાં કહેવાય છે કે શ્રી કૃષ્ણ મંત્રનો જપ ન કરવાનું કારણ શું આમાં તો શ્રી કૃષ્ણ મંત્ર છે એ અવૈદિક છે કે નહીં એની ચર્ચા કરીશ પણ એમ એની હારોહાર એના ગર્ભમાં આમ કે ગર્ભિત રીતે સ્વામિનારાયણ મંત્ર છે એ વૈદિક છે કે નહીં એ હોતે એને કહેવાય ગયું છે તે શ્રુતિમાં નથી એટલું જ કે શ્રુતિએ શ્રીકૃષ્ણ મંત્રનો નિષેધ કર્યો છે કોઈ શ્રુતિ શ્રીકૃષ્ણ મંત્રનો નિષેધ તો કરતી નથી પ્રશ્ન કરતા સ્મૃતિમાં તો નિષેધ કર્યો છે ઉત્તર કરતા સ્મૃતિએ જ શ્રીકૃષ્ણના મંત્ર જપનું વિધાન કર્યું છે માટે તે શા માટે ન માનવું શ્રીકૃષ્ણ મંત્રનો નિષેધ કરનારી સ્મૃતિને પ્રમાણ માનવી અને તેનું વિધાન કરનારી સ્મૃતિને પ્રમાણ ન માનવી એનું કારણ શું કોઈ એમ કીધું કે ભાઈ શ્રી કૃષ્ણ મંત્રનો જપનો નિષેધ કર્યો છે કોઈ એને બતાવી છે સ્મૃતિ સ્મૃતિ બતાવી છે શ્રુતિમાં તો નથી નિષેધ કર્યો પણ કોઈ સ્મૃતિમાં ના પાડી છે તો પછી સ્મૃતિમાં હા હોતે પાડી છે તો આ ઓલી ના પાડ્યું એ માનવું કે હા પાડ્યું એ માનવું વાંચો પ્રશ્ન કરતા નિષેધ કરનારી સ્મૃતિનું મૂળ શ્રુતિ છે પણ વિધાન કરનારી સ્મૃતિના મૂળરૂપ કોઈ શ્રુતિ નથી ઉત્તર કરતા તેમાં ગમક સૂચક બોધ બોધક શું છે વિનિગમના એક પક્ષ એકતર પક્ષપાતીની યુક્તિ અને વિનિગમના કહેવાય બીજું કોઈ એવું પ્રબળ પ્લસ પોઈન્ટ શું છે પ્રશ્ન કરતા સ્મૃતિકારોની અત્યંત આપ્તતા જ ગમક છે ઉત્તર કરતા પંચરાત્રના પ્રવર્તક ભગવાન શું આપતા નથી જો પંચરાત્રમાં શ્રી કૃષ્ણ મંત્રના જપનું પ્રતિપાદન કર્યું છે અને બીજી કોઈ સ્મૃતિમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ ન કરવો એવું કીધું હશે તો પંચરાત્ર બળવાન કે ઓલું બળવાન કે પંચરાત્ર પંચરાત્ર શું કરવા એના કરનારા છે એ આપતા છે ભગવાન જ છે નારાયણ છે પંચરાત્ર ભગવાન સ્વયં નારાયણે કર્યું છે પંચરાત્રના પ્રવર્તક ભગવાન શું આપતા નથી જો ભગવાનને તમે આપતા નહીં માનો તો હું કહીશ કે વેદોના પ્રથમ પ્રવર્તક ભગવાન જ છે અને વેદોમાં પણ પ્રમાણિકતા વિશે અતિશંકા થઈ પડે અને જે શ્રુતિએ શ્રીકૃષ્ણ મંત્ર જપવાનો નિષેધ કર્યો છે તે શ્રુતિ કઈ છે પ્રશ્ન કરતા તે શ્રુતિ તો વૃથા જપ્યમાં વૈદિકમ એમ જ ના પાડી છે શ્રી કૃષ્ણ મંત્રનો જપ કરવો નહીં એવું ના નથી પાડ્યા અને પંચરાત્રમાં તો શબ્દથી કીધું છે કે શ્રીકૃષ્ણ મંત્રનો જપ કરવો ઓલી શ્રુતિ કઈ છે તો કે વૃથા જપ્યમાં વૈદિકમ એમાં કે નામ નથી આવતું શ્રુતિમાં નામ નથી આવતું પુરાણોમાં નામ આવતું હોય તો એ કંઈ અમે માનતા નથી બહુ એવું એમ મુખ્ય શ્રુતિને માનતા તે શ્રુતિ તો વૃથા જપ્યમ અવૈદિકમ વેદમાં ન હોય તેવા મંત્રનો જપ વૃથા છે ઉત્તર કરતા આ વાક્ય વેદનું છે કે કોનું છે વૃથા જપ્યમાં વૈદિકમી વાક્ય કોનું છે સ્મૃતિનું કોક ઋષિ મુનિઓનું છે વેદનું નથી પણ ઋષિ મુનિનું વાક્ય હોય એને ટેકો વેદનો વેદનો હોય એમ તો પંચરાત્રમાં વાક્ય છે એ શ્રી કૃષ્ણ મંત્રનો જપ કરવો એ વાક્ય કોનું છે ભગવાન એ તો ભગવાન નારાયણનું છે એટલે આ વાક્ય કરતા ઓલું વાક્ય છે એ બળવાન આ વાક્ય વેદનું છે કે કોનું છે વળી અહીં અવૈદિક શબ્દનો અર્થ શું કરશો પછી જેનું હોય હવે પ્રશ્ન એ આવ્યો કે અવૈદિક કોને કહેવો હાલ વૃથા જપ્યમ અવૈદિકમ અમે એ ઋષિ મુનિને પણ બહુ સારા માનીએ છીએ તો એણે એમ કીધું કે અવૈદિક એટલે શું વૃથા જપ્યમ અવૈદિકમ અવૈદિક કોને કહેવું વળી અહીં અવૈદિક શબ્દનો અર્થ શું કરશો આજે જે ભણાય છે બોલાય છે તેનું વેદોમાં ન હોવું તે કંઈ અવૈદિક ન કહેવાય અને જો આજે બોલાતું ભણાતું વેદોમાં ન હોય તે બધું અવૈદિક છે એમ સ્વીકારી લઈએ તો વેદમાં ન હોય એવા બધા જ સ્માર્ત સ્મૃતિ પ્રતિપાદિત કર્મોનો લોપ થઈ જશે માટે અવૈદિક શબ્દનો અર્થ વેદોથી વિરુદ્ધ હોવું અથવા વેદમૂલક સ્મૃતિઓથી વિરુદ્ધ હોવું એમ માનવું પડે વેદોએ વિરોધ કર્યો હોય તો એનું નામ અવેદી કહેવાય વેદોએ વિરોધ ન કર્યો હોય અને ઋષિ મુનિઓએ પ્રવર્તાવ્યું હોય તો એ વૈદિક જ ગણાય એ અવૈદિક ન ગણાય એવો એનો અર્થ અને એમ માનીએ એટલે શ્રી કૃષ્ણ મંત્રમાં શ્રુતિ સ્મૃતિથી વિરુદ્ધપણું નથી જ કારણ કે ભગવાનના પ્રવર્તાવેલા પંચરાત્ર શાસ્ત્રમાં વિશેષપણે શ્રીકૃષ્ણ મંત્રનું વિધાન કર્યું છે પંચરાત્ર શાસ્ત્ર એ બધા સ્માર્ત ગ્રંથ કહેવાય ગીતા છે એ સ્માર્ત ગ્રંથ કહેવાય સ્માર્ત ગ્રંથ એટલે સ્મૃતિ વેદો સિવાયના બહુ મહત્વના ગ્રંથો હોય એ સ્માર્ત ગ્રંથ ગીતા છે એ વેદ સિવાયનો ગ્રંથ છે પણ એના પ્રવર્તક ભગવાન છે એટલે વેદ જેટલું પ્રમાણિત છે એટલે પ્રસ્થાન ત્રયમાં ગીતાને સ્થાન દીધું એમ પ્રસ્થાનત્રયમાં શ્રીકૃષ્ણ મંત્રમાં શ્રુતિ સ્મૃતિથી વિરુદ્ધપણું નથી જ કારણ કે ભગવાનના પ્રવર્તાવેલા પંચરાત્ર શાસ્ત્રમાં વિશેષપણે શ્રીકૃષ્ણ મંત્રનું વિધાન કર્યું છે પંચરાત્ર શાસ્ત્ર વેદોની જેમ જ પ્રામાણિક છે એવું અન્યત્ર સમર્થન કરેલું પણ મળી આવે છે તેમજ ગોપાલ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દ ભગવાનને માટે ખાસ વિશેષ વાપર્યો છે કે જે મંત્રના મૂળ રૂપ છે ઓમકાર અને નમઃ આદિથી જોડી દેવાથી મંત્રનો ઉદ્ધાર સ્મૃતિઓમાં પ્રસિદ્ધ છે સ્મૃતિઓ વેદ પ્રતિપાદિક અર્થની પોષક છે અને તેથી તેનું પ્રામાણિકપણું નિર્વિવાદ સર્વગ્રાહ્ય છે ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમુપ બૃંહયેત ઇતિહાસ અને પુરાણો દ્વારા વૈદિક સિદ્ધાંતને સશક્ત અને અભિવર્ધિત કરવો જોઈએ આવું ભાગવતમાં કહ્યું છે માટે પુરાણોમાં કહેલા મંત્રને પણ અવૈદિક કહી શકાશે નહીં ભગવાનના નામને આશ્રિત મંત્રમાં સ્મૃતિએ કહ્યું છે એટલે કંઈ ન્યૂનતા આવી જતી નથી પરંતુ સ્મૃતિએ કહેલ હોવાથી તો તે મંત્રનો ઉત્કર્ષ વધશે અલૌકિક અવિગિત શિષ્ટાચાર તેને શ્રુતિતુલ્ય કહેવાય છે ઉલટાનો શ્રુતિથી પણ વધુ બળવાન મનાયો છે વળી ભગવાનના નામનો મહિમા તો શ્રુતિએ પણ કહ્યો જ છે કે મર્ત્યા અમર્ત્યસ્ય તે ભૂરી નામ મનામહે વિપ્રાસો જાત વેદસ મરણશીલ અમે બ્રાહ્મણો અમૃત મૂર્તિ આપ યજ્ઞનારાયણના નામને વૈદિક મંત્રથી અને વેદોક્ત યજ્ઞાદિ કર્મથી અધિક માનીએ છીએ આ વિષ્ણુના નામનું અપાર મહાત્મ્ય સમજીને તેનું કીર્તન કરો વિષ્ણુ ધર્મોત્તરમાં પણ કહ્યું છે કે રાખ સહજાનંદ સ્વામી મહારાજ